વેદશાસ્ત્ર તો સાધન સ્વરૂપ એક માણસ કહે કે હું ચાર વેદ ભણી ગયો છું અને મને તો ચારેય વેદ ધારણ થઈ ગયા છે ત્યારે મેં તેને કહ્યું ચાર વેદ ઇટસેલ્ફ શું બોલે છે ધીસ ઇઝ નોટ ધેટ તું જે આત્મા ખોળે છે તે આ વેદમાં નથી સમાતો આમાં નથી એ માટે ગો ટુ જ્ઞાની અમે કહીએ છીએ કે અમારી પાસે આવો અને કલાકમાં જ તને ધીસ ઇઝ ધેટ બતાવી આપું વેદો તો માર્ગદર્શન કરે છે એ તો કહે છે કે અમુક જગ્યાએ ગિરગામ આવ્યું પણ આ માર્ગદર્શનથી આત્મા ના મળે એ માટે તો જ્ઞાની જોઈશે આ ડૉક્ટરને પૂછ્યા વગર પ્રિસ્ક્રિપ્શન બનાવાય નહીં કારણ કે તેને મરણનો ભય છે ને જ્યાં અનંત અવતારના મરણનો ભય છે ત્યાં જાતે દવા બનાવે છે ને પાછો કોઈ જ્ઞાની પુરુષને પૂછ્યા વગર પી લે છે શાસ્ત્રો એ શસ્ત્રો છે વાપરતા ના આવડે તો મરી જઈશ જૈન મત અને વેદાંત મત બંને ભેગા ક્યાં થાય છે આત્મજ્ઞાન આગળ આત્મજ્ઞાન થતાં સુધી બંનેના વિચારો જુદા પડે છે પણ આત્મજ્ઞાન આગળ બંને સહમત થાય છે બધા એક થઈ જાય છે